છે એના ઉપર આપણે ચાલી રહ્યા છીએ આપણી પાસે રસ્તો છે બનાવેલો રસ્તો કે ભાઈ આના ઉપર ચાલો આવી રીતે કરો આપણી પાસે બધી જાતની ગાઈડલાઈન છે કે શું કરવું જોઈએ શું નહીં કરવું જોઈએ આપણા પાસે ગાઈડ છે પણ જે લોકો એ રીતે ભક્તિ નથી કરતા સ્વતંત્ર રીતે કરે છે એ લોકો દ્વારા કરેલી ભક્તિને સ્વતંત્ર ભક્તિ આપણે કીધું ઇતિ રાજા હા રાજા પણ આગળ એવું લખ્યું છે કે તૈસેવી તૈસેવી વા સ્વતંત્ર ભક્તિ માર્ગ કે પ્રસંગ મેં સેવાનું સ્વરૂપ કહ્યું છે તો વા સ્વતંત્ર ભક્તિ માર્ગ એટલે જે મહાપ્રભુજી એ કહ્યું છે એ ને રીતે આપણે બાલમોદની અંદર એ વાતને જોઈ કે કોઈ વ્યક્તિને શિવજી પાસેથી કંઈ પ્રાપ્ત કરવું હોય કે બીજા કોઈ પાસેથી કંઈ પ્રાપ્ત કરવું તો પણ એમના માટે એ દેવનું તદાશ્રય અને તદીયત્વ કમ્પલસરી છે તો કામ કમ્પલસરી છે કેમ કે ભક્તિ વગર કોઈ પણ દેવને પ્રસન્ન ના કરી શકાય જ્યાં સુધી તમારામાં અનન્યતા ન હોય ત્યાં સુધી તમે કોઈ એક દેવને પસંદ ન કરો અન્યાશ્રય નો ત્યાગ ન કરો ત્યાં સુધી કોઈ પણ દેવ તમને નહીં મતલબ ઈચ્છિત ફળની પ્રાપ્તિ ન કરાવે એવી રીતે તમે કોઈ પણ જાતની ભક્તિ અહીંયા વાત છે રાજા આપનો અવાજ રાજા દંડવત અવાજ બહુ ધીમો આવે છે અચ્છા હવે બરોબર છે હા જરાક નજીક થી બોલવું પડશે હવે બરાબર આવ્યો હા હા ઠીક છે ભલે વાંધો નહીં હા બીજું કોઈ પૂછવું છે કોઈને હા રાજા કૃષ્ણ સેવા સદા કાર્ય માનસીતા પરામતા એમાં સદા શબ્દથી આપણે સવારે ઉઠીએ જાગીએ બધું સેવા માટે જ કરતા હોઈએ છીએ પણ દરેક વખતે આપણે બપોરે લૌકિક કામમાં આપણે એટલા પરોવાયેલા હોય છે તે વખતે આપણને પ્રભુ યાદ નથી આવતા તો એ સદા કાર્યમાં સદા કેવી રીતે લેવાનું કે કેવી રીતે સદા થઈ શકે એમ મેં કાલે મનીષભાઈ જે વાતને પૂછી હતી ને એની અંદર એ વાતને કીધું હતું સોરી કલ્પેશભાઈએ જે પૂછ્યું હતું ને કે પ્રેમ રહિત કોઈ વ્યક્તિ કરે તો એને શું કેવું એની અંદર જે રીતે આમાં કોર્સ બતાડ્યો છે કે ભાઈ સૌથી પહેલા શરૂઆત એવી રીતે ન થાય કે તમારો આખો દિવસ મન ઠાકોરજીમાં લાગેલું હોય પોસિબલ જ નથી એવું પ્રેક્ટિકલી પોસિબલ નથી પણ ધીમે ધીમે જો તમે સેમ ચીજને કન્ટિન્યુ ધીરે તમારું મન ઠાકોરજીની અંદર લાગી જાય છે એ કેવી રીતે લાગશે તો પ્રેક્ટિસ પહેલા આદત થાય કે ભાઈ રોજ આપણે આટલું તો કરવાનું જ છે આદતને કારણે એવું થાય કે ભાઈ તમે કોઈ નિયમ રાખ્યો હોય એના વગર તમે ચાલો નહીં આગળ ત્રીજી step ઉપર એવું થાય કે એ ક્રિયા જે છે પ્રેમ થી થવા લાગી જાય તો એ અર્થ ટાઈમ ઠાકોરજી યાદ અને સિવાય ના આપણે આપણી મસ્તી માં રહીએ પણ ઠાકોરજી ના મહાત્મ્ય જ્ઞાન ને કારણે ગ્રંથો ના અધ્યયન ને કારણે જાત ની આપણને કર્તવ્ય બુદ્ધિ આવે કે ભાઈ આ બધી ચીજ માં મન લગાડવા કરતા ઠાકોરજી માં મન લગાડવું જોઈએ એ પોતાના કારણે ધીમે ધીમે આપણું મન ઠાકોરજીની તરફ વળી જાય તો પ્રેક્ટિસ થી થાય એક સાથે નહીં થાય જી રાજા પણ આપણે પ્રેક્ટિકલી કરીએ પણ તો એ ક્રિયાત્મક જ થયું ને તો ક્રિયાત્મક થી ફળ ક્રિયાત્મક જ થશે પાછળથી ધીમે ધીમે એ ચીજ પલટાઈ જશે એમ જી રાજા રાજા બીજો એક પ્રશ્ન હતો હા બોલો એમાં ટીકામાં છે ને પહેલા શ્લોકની ટીકામાં કે ભક્તન કે દુઃખ તથા પાપકુ હરવે વારે હવે દુઃખ તો પાપ કયા આપણા એક મિનિટ પાપ પાપી કે કોઈ પણ જાતના અપરાધ કર્યા હોય લૌકિક કર્યા હોય વૈદિક કર્યા હોય શાસ્ત્ર સંબંધી કર્યા હોય કે આગલા જન્મ સંબંધી કોઈ પણ જાતના એવા પાપ કર્મ હોય તો એ બધું જી રાજા હા બીજું કઈ પૂછ્યું છે કોઈને ઠીક છે તો કરો આગળ કોનું છે ઉત્સાનિકા બોલું છું અક્ષર બ્રહ્મ હૈ સોહી પર બ્રહ્મ હૈ એસે કોઉ કે મન મે આવે સાસુ કહત હૈ અક્ષર બ્રહ્મ છે તે જ પરબ્રહ્મ છે એવું કોઈના મનમાં આવે ત્યારે કહે છે સંભળાય છે હા સંભળાય છે ને બોલો ને आवाज तैतरीय उपनिषद की उपनिषद की आनंद ब्रह्मवली में अक्षर ब्रह्म के आनंद की गणना કરી है તૈતરીય ઉપનિષદના આનંદ બ્રહ્મવલીમાં અક્ષર બ્રહ્મના આનંદની ગણના ગણતરી કરી છે जो है कि परब्रह्म के आनंद में मन वाणी भी नहीं पहुंचे है પણ આગળ એને કહ્યું છે કે પરબ્રહ્મના આનંદમાં મન અને વાણી પણ પહોંચતા પહોંચે છે પૈસા નથી હા શાસ્ત્રમાં શ્રી જ પરબ્રહ્મ કહ્યા છે તાસુ પરબ્રહ્મ તો હૈ પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ જ છે સચિત ગણિતાનંદ અક્ષર બ્રહ્મ હે સચિત ગણી શકાય તેવા અક્ષર બ્રહ્મ છે તો અક્ષર બ્રહ્મ નિશ્ચય કરકે દો પ્રકાર કે હે તે અક્ષર બ્રહ્મ નિશ્ચય કરીને બે પ્રકારના છે એક સર્વ જગત રૂપ है और दूसरो वा जगत रूप સો જુદો है એક સર્વ જગત રૂપ છે અને બીજું જગત થી જુદું છે ટાકુ જ્ઞાની વિચાર કરે તેનું જ્ઞાની વિચાર કરે છે હા લઈ લઉં જે જે? સમજાવો અને તૈતરીય ઉપનિષદમાં અક્ષર બ્રહ્મ આનંદ બ્રહ્મવલીમાં અક્ષર બ્રહ્મના આનંદની ગણના કરી છે એવું કહ્યું છે કે પરબ્રહ્મનો આનંદ મનવાણી સુધી નથી પહોંચતો એ ગણ કૃષ્ણ શાસ્ત્રમાં કૃષ્ણની જ પરબ્રહ્મ કહેવાય છે કૃષ્ણ જ પરબ્રહ્મ કહેવાય છે તેથી પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ જ છે અને એનો આનંદ ગણી શકાય એવો નથી પરબ્રહ્મ નિશ્ચય કરીને બે પ્રકારના કયા છે એક સર્વ જગત રૂપ છે અને બીજું જગત થી જુદું છે હા આ કરું હા ઠીક છે ટીકા કરો આગળ તો આ બધી વાતો આમાં એમાં ક્લિયર થશે खुदाना लालन श्री कृष्ण ज पर ब्रह्म છે क्यों जो आप तो पूर्णानंद है और अक्षर ब्रह्म के आनंद गिनती में આવે है કેમ કે જે આ ભગવાન શ્રી કૃષ્ણ તો પૂર્ણાનંદ જ છે અને અક્ષર બ્રહ્મના આનંદની ગણતરીમાં આવે છે પૂર્ણ આનંદના ગણતરીમાં આવે છે ને હા तो तैतरीय उपनिषद में आनंद की गिनती કરી है તેથી તે તૈતરીય ઉપનિષદના આનંદની ગણતરી કરી છે તેમાં મનુષ્ય કે આનંદ તામે આન- મનુષ્ય કે આનંદ શું લેકે અક્ષર બ્રહ્મતાઈ સો ગુણે આનંદ ગિને હે મનુષ્યના આનંદને લઈને અક્ષર બ્રહ્મ સુધી સો ગણો આનંદ ગણ્યો છે તો અક્ષર બ્રહ્મતાઈ ગિને હે આ અક્ષર ત્યાં સુધી અક્ષર બ્રહ્મતાઈ સુધી ગણ્યું છે તા પીછે મન और વાણી में આવે નહીં એસો અગણિત આનંદ લખ્યો હે તેની પાછળ મન અને વાણી પણ આવી ના શકે એવો અગણિત આનંદ લખ્યો છે क्या तासु श्री कृष्ण में अगणित आनंद है और अक्षर ब्रह्म में गिनती में આવે તીતનો આનંદ है અગણિત આનંદ છે અને અક્ષર બ્રહ્મમાં ગણી શકાય તેવો આનંદ છે તો હા બ્રહ્મ દોય રૂપ વાળો હોય તેથી અક્ષર બ્રહ્મ બે રૂપ વાળો છે તેમાં સામે એક સર્વ પ્રપંચાત્મક इतने जगत में जितने नाम रूप है तो अक्षर ब्रह्म को ही एक रूप है और दूसरो रूप प्रपंच सुविलक्षण है રૂપ વાળો છે તેમાં એક સર્વ પ્રપંચાત્મક જગતના જગતમાં છે અને બીજો જગતમાં જેનું નામ રૂપ છે તેવા અક્ષર બ્રહ્મનું જ એક રૂપ છે અને બીજું રૂપ પ્રપંચથી જગતથી અલગ છે વિશેષ કહેવાય છે साथ तीन में जाको प्रतिपादन है જ્ઞાની જાકી ઉપાસના કરે છે અર્થાત વેદમાં જેમ વર્ણવ્યું છે કે જ્ઞાની જેની ઉપાસના કરે છે ज्ञानी की मुक्ति को जो स्थान है और श्री पुरुषोत्तम के रहवे को जो स्थान है तो अक्षर ब्रह्म को दूसरो स्वरूप है જ્ઞાની જ્ઞાની જેની ઉપાસના કરે છે જ્ઞાનીઓની મુક્તિનું જે સ્થાન છે અને શ્રી પુરુષોત્તમના રહેવાનું જે સ્થાન છે તે અક્ષર બ્રહ્મનું બીજું સ્વરૂપ છે સમજાવો સબ્જેક્ટ ને પુસ્તંગ લાલી શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે એવું કે છે આનંદ પણ છે અને અક્ષર બ્રહ્મના આનંદની ગણતરી થઈ શકે છે પણ તેમાં પૂર્ણ આનંદ કૃષ્ણ ભગવાનના જ્યાં જે છે તેની આપણે ગણતરી કરી શકતા નથી એ અગણિત છે આનંદ છે અને અક્ષરબ્રહ્મમાં ગણી શકાય તેવો આનંદ છે તેથી અક્ષરબ્રહ્મ બે રૂપ વાળો છે તેમાં એક પ્રપંચાત્મક એક જગતમાં જેનું નામ રૂપ છે તે અક્ષરબ્રહ્મનું એક રૂપ છે અને બીજું રૂપ છે તે જગતથી વિલક્ષણ છે જો શ્રુતિમાં પ્રતિપાદન કરેલું છે વર્ણવેલું છે ઉપાસના કરે છે અને જ્ઞાનીના જ્ઞાનીની મુક્તિનું જે સ્થાન છે તે શ્રી પુરુષોત્તમનું રહેવાનું સ્થાન છે અને તે અક્ષર બ્રહ્મ બીજું સ્વરૂપ છે જે મતલબ આગળના શ્લોકના અનુસંધાનમાં વાત છે આગળના શ્લોકમાં જે વાત આવી ને કે જે વ્યક્તિને ઠાકોરજીમાં ચિત્ત પરોવાઈ જાય મતલબ ચિત્તની કૃષ્ણ પ્રવણતા થઈ જાય એ વ્યક્તિને માનસીની સાથે સાથે અવાંતર ફલના રૂપમાં બ્રહ્મા તત્વ મતલબ બ્રહ્મ જગત રૂપ બન્યા છે એ રીતે બ્રહ્માત્મક પણ જગત નું સમજાય છે અને સંસાર દુઃખ ની નિવૃત્તિ થાય છે એટલે હવે ત્યાં કોઈ વ્યક્તિ ને એવી શંકા થઈ જાય કે જે બ્રહ્મ ત્યાં કીધું છે એ બ્રહ્મ અને કૃષ્ણ એ બંને એક જ છે એવી શંકાના સમાધાન માટે મહાપ્રભુજી બંનેનો ડિફરન્સ અહીંયા બતાડી રહ્યા છે કે પરબ્રહ્મ કૃષ્ણ અલગ છે અને બ્રહ્મ અક્ષર બ્રહ્મ જે છે એ અલગ છે એ બંનેમાં ફરક શું છે તે કહે છે કે અક્ષર પરબ્રહ્મ જે છે પૂર્ણાનંદ છે અને અક્ષર બ્રહ્મ જે છે એમનો આનંદ ગણિતાનંદ છે હવે કેટલું છે ગણિતાનંદ નો મતલબ કે અહિયાં મહાપ્રભુ જે વાતને કહેવા માંગે છે કે આપણે એમ કહીએ કે ચાલો કાઉન્ટેબલ છે તો ગણાવો કેટલું આનંદ છે એ રીતે ગણી શકાય એ અર્થમાં નથી પણ એ અર્થમાં કે ઠાકોરજી જે છે એના power કે એમનું સામર્થ્ય જે છે કે એમનો આનંદ જે છે એ અક્ષર બ્રહ્મ કરતા વધારે છે કે ભગવાન કોઈક પાઠમાં મતલબ એમના સામર્થ્યમાં અક્ષર બ્રહ્મ કરતા ભગવાન વિશેષ છે એ અર્થમાં એ ગણિતાનંદ છે અને પરબ્રહ્મ કૃષ્ણ જે છે અગણિતાનંદ છે મતલબ કે એમનું સામર્થ્ય અનંત છે અને આમનું સામર્થ્ય પરબ્રહ્મ કરતા થોડું ઓછું છે એ અર્થમાં એટલે જયારે હવે એને સમજાવે છે કે આનંદ ની ગણતરી શું તો મતલબ આપણી સમજ માટે કે આપણને અંદાજો કેવી રીતે આવે કે ભગવાન નું અક્ષર બ્રહ્મ ના સામર્થ્ય ના બારામાં તે કહે છે કે તૈતરી ઉપનિષદમાં આનંદની ગણતરી કરેલી છે એમાં મનુષ્યના આનંદથી લઈને અક્ષરબ્રહ્મના આનંદ સુધીની ગણતરી કરી છે તો મનુષ્યના આનંદ કરતા સો ગણું વધારે રાજા નો આનંદ સામાન્ય રાજા કરતા ચક્રવર્તી નું એના કરતા સો ગણું વધારે એના કરતા સો વધારે કર્મદેવ નું એના કરતા વધારે નિત્યદેવ નું એના કરતા ગંધર્વ નું એમ કરી કરીને ઘણી બધી કોટીના દેવતાઓની ગણતરી પછી સૌથી વધારે આનંદ અક્ષર બ્રહ્મનું અને એના કરતા પણ ગણી ન શકાય એટલું વધારે આનંદ પરબ્રહ્મનું એ રીતે આનંદની ગણતરી કરી છે અહીંયા આનંદ નો મતલબ સુખ સાહેબી કે એમ લેવિશનેસ એ અર્થમાં નથી પણ આનંદ નો અર્થ છે સામર્થ્ય અહીંયા કે અનંતતા અગણિતતા કે એઓનું સામર્થ્ય શું એમની કોટી શું તેજ શું એ અર્થમાં આનંદની ગણતરી આપણે ત્યાં થાય છે તો અહીંયા સામર્થ્યના અર્થમાં છે કે પૂર્ણાનંદ છે અને આ અગણિતા મતલબ ગણિતાનંદ છે મતલબ ભગવાનનું સામર્થ્ય અનંત છે અને અક્ષરબ્રહ્મનું સામર્થ્ય ભગવાને આપેલું સામર્થ્ય છે અને ગણી શકાય એવું છે મતલબ કે થોડું ખોટતું છે થોડું ઓછું છે ભગવાન કરતા તો એ અર્થમાં અહીંયા કીધું છે હવે એમાં અક્ષરબ્રહ્મ કોણ તો એ કહે છે કે અક્ષરબ્રહ્મ બે રૂપ વાળું છે એમાં એક સ્વરૂપ જે છે આ સર્વ પ્રપંચાત્મક જગત બન્યું છે તે અક્ષર બ્રહ્મનું એક રૂપ છે મતલબ જે રીતે આપણે વાતને સમજીએ છીએ કે અક્ષર બ્રહ્મની ઉત્પત્તિ ભગવાને જગત બનાવવા માટે કરી અને અક્ષર બ્રહ્મમાંથી આખું જગત પેદા થયું છે તો એક રૂપ અક્ષર બ્રહ્મનું આ સંપૂર્ણ જગત છે અને બીજું રૂપ એનાથી વિલક્ષણ છે વિલક્ષણ નો અર્થ શું કે જેનું પ્રતિપાદન શ્રુતિ વગેરેમાં કર્યું છે કે જ્ઞાની જેની ઉપાસના કરે છે જ્ઞાનીની મુક્તિ જ્યાં થાય છે એવું સ્થાન મતલબ કે પુરુષોત્તમ નું રહેવાનું સ્થાન મતલબ વૈકુંઠ ધામ એ અક્ષર બ્રહ્મનું બીજું સ્વરૂપ છે આ રીતે અક્ષરમ અને પરબ્રહ્મ અલગ છે એ વાતને અહીંયા સમજ આવી માટે મહાપ્રભુજી આ શ્લોકમાં કીધું કે આગળના શ્લોકમાં જે વાત આવી કે આ બધું બ્રહ્માત્મક છે જાતનું જ્ઞાન થઈ જાય છે તો કોઈ એમ સમજી લે કે પરબ્રહ્મ મતલબ કૃષ્ણ અને આ બ્રહ્મ બંને એક જ છે એવું નથી બ્રહ્મ જે છે ભગવાન કરતા થોડી ઉતરતી કોટીના છે મતલબ કે એમનું સામર્થ્ય ભગવાન કરતા થોડું ઓછું છે અક્ષર બ્રહ્મનું ને પરબ્રહ્મ કૃષ્ણ જે છે પૂર્ણાનંદ છે અગણિતાનંદ છે તો આગળના શ્લોકમાં જે વાત આવી એ વાતને સમજાવવા માટે મહાપ્રભુજી આ વાત કીધી છે તો હા બોલો અહિયાં જગત જે નામ રૂપ કીધું છે એમાં કેવા ટીકામાં એ અક્ષર બ્રહ્મ છે એમ કીધું છે નામ રૂપ એટલે જગતમાં જે નામ રૂપ બધું છે અહીંયા એ પણ આ અક્ષર રૂપ જ છે એમ અક્ષરધામ રૂપ જ છે હા એ થોડુંક જરાક મને ક્લિયર નથી થતું થોડુંક વિશેષથી સમજાવ હા મારી અવાજ બરોબર આવે છે ને કે હજી પણ સ્લો છે હા બરોબર આવે છે રાજા આગળ બોલ નહીં આ પ્રશ્ન પૂછ્યો છે ને સમાધાન તો કરો તો અહીંયા અક્ષરબ્રહ્મ કોણ આવે તો એ વાત ને જયારે આપણે પૂછીએ કે અક્ષરબ્રહ્મ કોણ છે શું કરે તો મહાપ્રભુજી એના બે રૂપ ને બતાડ્યા છે એક રૂપ ઈ છે અક્ષરબ્રહ્મણનું કે જે આ સંપૂર્ણ જગતના રૂપમાં બન્યું છે જે રીતે પ્રમેયરત્ન સંગ્રહની અંદર એ વાત છે કે ભગવાન અક્ષરબ્રહ્મણને શું કામ બનાવ્યા તો એટલા માટે બનાવ્યા કે ભગવાન જે છે એ અક્ષરબ્રહ્મ થ્રુ આખા જગતને પેદા કરે છે મતલબ ડાયરેક્ટલી ભગવાન પોતે જગતને ઉત્પન્ન નથી કરતા અક્ષરબ્રહ્મ દ્વારા કરાવે છે તો એક અક્ષરબ્રહ્મનું રૂપ ઈ છે કે આખા જગતના રૂપમાં બન્યો છે તો હવે આપણે એમ કહીએ કે અક્ષરબ્રહ્મ તો નિરાકાર છે તો ધામ થવું મતલબ જેવી રીતે આપણી ઘર ઘર છે એક બિલ્ડિંગ છે એવી રીતે અક્ષરબ્રહ્મ બિલ્ડિંગ બની રહ્યા છે કે આપણે જેવી રીતે આ ધાર્મિક સિરિયલોમાં જોતા હોઈએ તો એ જાતનું શું એક ઘર કે સ્થાન કે કેટલું મોટી જગ્યા અક્ષરબ્રહ્મ છે એ અર્થમાં નથી આ આધ્યાત્મિક લેવલ ની વાત છે અથવા મતલબ મતલબ દૈવિક વાત છે એટલે આપણે ક્યારથી બંધ થઈ લાગે છે विरोध मिटावे के अर्थ નો સિદ્ધાંત કહીએ ઓરન કે મતન કો સ્વરૂપ બતાવે વિરોધ વી- મિટાવવાના અર્થમાં આપણો સિદ્ધાંત કહીને બીજાના મતનું સ્વરૂપ બતાવે છે अपरं तत्र पूर्वस्मिन् वादिनो बहुधा जगुः मायिकं सगुणं कार्यं स्वतंत्रम चेती नैकता भावार्थ अक्षर ब्रह्म के उन दोनों स्वरूप में सु पहले जगत रूप ब्रह्म के विषय में वादी अनेक प्रकार से कहे हैं અક્ષર બ્રહ્મ આ બંને બંને રૂપ રૂપમાં પહેલા જગતરૂપ બ્રહ્મના વિષયમાં વાદી અનેક પ્રકારથી કહે છે સંભળાય છે હા હા સંભળાય છે કરો ઇતને ही આ જગત को માયા કો દિખતો કહે કેટલાકને જગત માયાથી દેખાતો મા- માયાવી છે એવું કહે છે कितने ही त्रिगुणात्मक अर्थात सत्व रजस तमस इन तीन तीन गुणंतु बन्यो है ऐसे कहेंगे કેટલાક ત્રિગુણાત્મક અર્થાત સત્વ રાજ તમસ આ ત્રણેય ગુણથી બન્યા છે એવું કહે છે और को कहे है कि ये जगत ईश्वर ने परमाणु से बनायो है अर्थात ईश्वर को कार्य है અને કોઈ એવું કહે છે કે આ જગત ઈશ્વરે પરમાણુથી બનાવ્યો છે અર્થાત ઈશ્વરનો ઈશ્વરનું કાર્ય છે कितने ही कहे हैं कि प्रवाह की तरह ये जगत अनादिक काल से स्वतंत्र स्वतंत्र ही चल्यो आवे है ऐसे एक प्रकार से नहीं કેટલાક કહે છે કે પ્રવાહની જેમ આ જગત અનાદિકાળથી સ્વતંત્ર રીતે જ ચાલ્યો આવે છે એવો એ એવો એક પ્રકાર પ્રકાર નથી કરે છે અક્ષર બ્રહ્મ ના બંને રૂપમાં પહેલા જગત રૂપ બ્રહ્મ બ્રહ્મના વિષયમાં વાદીઓના અનેક અનેક પ્રકારથી કહે છે કે બ્રહ્મ આવું છે જગત આવું છે જગત એવું છે જગતના માયાવાદી જગતને જુદું સમજે છે ત્રિગુણ જુદું સમજે છે અને માયાવી જુદું ત્રિગુણાત્મિક જુદું સમજે છે ને કેટલાક એવું સમજે છે કે જગત ઈશ્વર ઈશ્વરના પરમાણુથી બન્યું છે આવી રીતે બધાના વાદો અલગ અલગ છે અક્ષપુરના રૂમ માટે બધા રૂપ માટે બધાના અલગ અલગ જગત માટે અલગ અલગ છે અક્ષર ટીકા અક્ષર બ્રહ્મ જગત કે રૂપરૂ પ્રકટ થયો હૈ तामे बहुत वादी लोग वेद मत सु ભિન્ન મત કહત है અક્ષર અક્ષર બ્રહ્મ જગતના રૂપથી પ્રગટ થયો છે તેથી તે તેમાં ઘણા વાદીઓ વાદીઓ તેમના વ- વિ- વેદ મત વિરુદ્ધ મત કહે છે જેમ રસ્સી મેં સર્પની ભ્રાંતિ હોય જેમ ર- ર- દોરડામાં સાપની ભ્રાંતિ થાય अथवा सुक्ति का सीप में रजत चांदी की भ्रांति है तैसे निर्गुण ब्रह्म में जगत की भ्रांति भई है अथवा मायायुक्त ईश्वर ने जगत बनायो है ऐसे मायावादी माने हैं અથવા છીપમાં રજત ચાંદીની ભ્રાંતિ થાય છે તેમ નિર્ગુણ બ્રહ્મમાં જગતની ભ્રાંતિ થાય છે અથવા માયાયુક્ત ઈશ્વર ઈશ્વરે જગત બનાવ્યું છે એવું માયાવાદી और संख्या मत वाले ऐसे माने हैं जो सत्वगुण रजोगुण तथा तमोगुण इन तीन गुणन से जगत भयो है અને સંખ્યા મત વાળા એવું માને છે કે સત્વગુણ રજોગુણ તથા તમોગુણ આ ત્રણ ત્રણેય ગુણથી જગત થયું થયું છે સાંખ્ય મત કહીવેશું પાતંજલ યોગ મત હું યામે આવી ગયો સાંખ્ય મત કહેવાથી પાંતજ્ય મત પણ આમાં આવી ગયો और तर्क शास्त्र वाले ऐसे कहे हैं जो पृथ्वी जल तेज तथा वायु इन सबन के परमाणु अत्यंत जीने जीने कणन ईश्वर की इच्छा सु क्रिया उत्पन्न હોય કે इनमें आपस में मिलवे सु कार्य रूप ये जगत भयो है અને તર્કશાસ્ત્ર વાળા એવું કહે છે કે જો પૃથ્વી જળ તેજ તથા વાયુ આ બધામાં પરમાણુ એટલે અત્યંત ઝીણા જે પરમાણુમાં અત્યંત ઝીણા ઝીણા કણમાં ઈશ્વરની ઈચ્છાથી ક્રિયા ઉત્પન્ન થઈને એમને ભેગા મળીને કાર્યરૂપ આ જગત થયું છે તાર્કિક મત કહીએ કહીવેશું જો જગતને સોલહી પદાર્થે એસો પ્રતિપાદન કરે છે प्रतिपादन प्रतिपादन करे है जाके प्रवर्तक गौतम ऋषि है ऐसो न्याय मत तथा जगत में सात ही पदार्थ है ऐसो जो प्रतिपादन करे प्रतिपादन करे है जाके प्रवर्तक कणाद मुनि है ऐसो वैशेषिक मत હું यहाँ में आई गयो હા જગતમાં સો- તાર્કિક મત કહેવાથી જગતમાં સોળ પદાર્થ છે એવું પ્રતિપાદન કરે છે તેના પ્રવર્તક ગૌતમ ઋષિ છે એવું એવો ન્યાયમત તથા જગતમાં સાત પદાર્થ છે એવો જો જે પ્રતિપાદન કરે છે તેના પ્રવર્તક કણાદ બુદ્ધિ મુનિ છે એવો વિશેષ બોલું હા કરો ને એવો વિશેષ કે મ- મત આમાં આવી ગયો છે और कर्म मार्ग कार्य मीमांसक ऐसे कहे हैं जो ये जगत जैसे लिखे है कैसो ही जगत સર્વદા ચલો ही આવે છે અને કર્મ માર્ગ વાળા મીમાંસક એવું કહે છે જે આ જગત દેખાઈ રહ્યો છે એવું જ જગત સર્વદા સર્વદાથી ચાલ્યો આવે છે યાકો કોઈ કરતા નહીં એનો કોઈ કરતા નથી મૂળ મેં ચકાર હે તાસુ બૌદ્ધ આર્હત લોકા પ્રભુતિ નાસ્તિક મત તથા વામ ચૌકટાદી મધુ આવી ગઈ જગત આવા ઘણા જગતમાં આવા ઘણા મતો છે તેથી બૌદ્ધ આહત લોકાયતિક વગેરે નાસ્તિક મત તથા વામ મત માતાજીના દેવીના મત વગેરે આવી ગયા એસે આવા એસે અનેક પ્રકાર શું કહે આવા અનેક પ્રકારે કહે છે હા સમજાવો ને એ એટલે બધું જગત જે જે રૂપથી પ્રગટ થયું છે તેમાં ઘણા બધા મતો છે વિરુદ્ધ મતો છે એમાં કોઈ એવું એવું માને છે કે જેમ દોરડામાં દોરડામાં સાપની ભ્રાંતિ થાય છે છીપમાં ચાંદીની ભ્રાંતિ થાય છે એવું એવું નિર્ગભ જગતની ભ્રાંતિ થાય છે એવું માયા માયાવાદી માને છે કે આ બધું ભ્રમ છે અને સંખ્યા મટવાળા એવું માને છે કે સત્વગુણ રજોગુણ તમોગુણ એ બધા ગુણથી આ જગત બન્યું છે અને એની જોડે પછી પાંતરજલ પણ આ મત માને છે અને તર્કશાસ્ત્ર વાળા એવું કહે છે કે પૃથ્વી જળ વગેરે તેજ વાયુ અને બધા અને ભગવાનના બધાના પરમાણુ જીણા ઝીણા કણોથી અને ઈશ્વરની ઈચ્છાથી આ ક્રિયા ઉત્પન્ન થઈ છે ને જગત બન્યું છે અને તાર્કિક મહત્વના પણ જુદું માને છે કે જગતના જે સોળ પદાર્થ બરાબર છે જગતના જે સોળ પદાર્થ એ એવું પ્રતિપાદન કરે છે કે ગૌતમ એવું એ બધું ગૌતમ ઋષિ ન્યાયમત વગેરે આ સોળ પદાર્થ એવું પ્રતિપાદન કરે છે હા ન સમજાયું કયો હેલો હા હા આમાં તમને કઈ વાત ન સમજાઈએ બોલો આમાં એવું છે કે જગત માટે ના સમજાવવામાં તો આ સૌકાદી વાળું છે ને મૂળ મેં ચકાર હે તાસુ બહુ આહત ચકાર હે ચકાર હે એટલે કે અહીંયા જે છે ને સ્વતંત્ર ચ ઇતિ ન એકધા અહીંયા જે ચકાર છે તો ચ નું મતલબ સંસ્કૃતમાં થાય એન્ડ જેવી રીતે એક્સેટ્રા ના અર્થમાં પણ વપરાય ક્યારેક અને ના અર્થ પણ વપરાય તો અહિયાં જે જકાર છે તો એવું સમજવાનું કે બુદ્ધ છે આર્હત છે લોકાયતિક પ્રવૃત્તિ ઘણા બધા બીજા પણ જેટલા પણ મતો છે એ બધાને પણ ગણી લેવાના એમ મતલબ અહિયાં મહાપ્રભુજી એ જગત ની આવે જે આગળના શ્લોક જો બધી વાત એક એક શ્લોક થી કનેક્ટેડ આવે છે આગળના શ્લોક જે વાત આવી કે આ આખું જગત અક્ષર બ્રહ્માત્મક છે કે બધું બ્રહ્મ બન્યા છે કે આ જગત અક્ષર બ્રહ્મ નું રૂપ છે આ જે મહાપ્રભુ જે ક્યાંથી આવ્યું કોને બનાવ્યું એ વિષયમાં બીજા લોકોના જે મત છે એને મહાપ્રભુજી અહીંયા બતાડીને પોતાના મતને સ્થાપિત કરે છે વેદના મતને બતાડે છે કે ઘણા બધા વાદીઓ જે છે એ વેદ મતથી અલગ અલગ મતો પણ આપે છે મતલબ કે મહાપ્રભુજી જયારે એમ કીધું કે આખું જગત બ્રહ્મ બન્યા છે કે આ જગતના દરેક રૂપ ભગવાનના રૂપ છે તો આ મહાપ્રભુજીનો પોતાનો મત નથી પણ વેદનો મત મહાપ્રભુજી બતાડ્યું છે એના સંદર્ભમાં મહાપ્રભુજી કહે છે કે ઘણા બધા લોકો આ વેદનો જે મત છે એના કરતા વિરોધી મત પણ અલગ મત પણ પ્રદર્શિત કરે છે જગતના વિષયમાં કયા કયા છે તો એક્ઝામ્પલ માટે મહાપ્રભુજી કીધું કે જે રીતે શંકરાચાર્યજી માને છે કે આ જગત તો માયાથી બનેલું છે કે બ્રહ્મ છે એક જાતનું જેવી રીતે આપણે રાતે જતા હોઈએ સાપ પડ્યો અને આપણને દોરી પડી હોય અને આપણને લાગે સાપ છે ને આપણે ડરી જઈએ તો ત્યાં પડી તો દોરી છે પણ આપણે સાપ સમજી લઈએ છીએ એવી રીતે આ જગત જેવું કઈ હોતું નથી આપણે બ્રહ્મરૂપ છીએ બધું બ્રહ્મ છે આપણે એને કૂતરો છે બિલાડો છે માણસ છે સ્ત્રી છે પુરુષ છે નાનો છે મોટો છે એ રીતે જોઈએ છીએ તે બધું આપણું બ્રહ્મ છે એટલે આખું જગત માયા રૂપ છે બ્રહ્મરૂપ નથી એવું એમનું માનવું છે જે સાંખ્ય મત વાળા છે એ લોકોને એમ માનવું છે કે સાત્વિક ગુણ રજોગુણ અને તામસ ગુણ ત્રણ ગુણોથી આ જગત બન્યું છે ત્રણ ગુણો ભેગા થઈને જગતને બનાવે છે તર્કશાસ્ત્ર વડે એમ કે છે કે પૃથ્વી જલ તેજ વાયુ અને જે પરમાણુ જે છે એ ઈશ્વરની ઈચ્છાથી એમનામાં ક્રિયા ઉત્પન્ન થાય છે અને લોકો મળીને આ જગતને બનાવે છે મતલબ કે ભગવાન પોતે આખા જગતમાં અનુસ્યુત છે એવી રીતે લોકો નથી માનતા પ્રમેરત્ન સંગ્રહ ભણી હશે અગર તો આ વાત સારી રીતે સમજાઈ જશે કે જેમાં આપણે એમ માનીએ છીએ કે જેવી રીતે આપણે માટીમાંથી ઘડો બનાવીએ તો માટી વગર ઘડાનું અસ્તિત્વ શક્ય નથી એવી રીતે મહાપ્રભુની મતમાં બ્રહ્મ વગર જગતના કોઈ પણ પદાર્થનું અસ્તિત્વ શક્ય નથી જેવી રીતે માટી ઘડાની અંદર સમાયેલી છે એવી રીતે બ્રહ્મ જગતની અંદર સમાયેલો છે પણ આ લોકો બધાનો મત એવો છે કે બ્રહ્મ તો અલગ છે અને બીજા બધા પદાર્થોથી આ જગત બન્યું છે આ લોકોના મત પ્રમાણે પરમાણુથી અને પંચમહાભૂતથી જગત બનાવ્યું છે આદિ અને અંત વગરનો છે પહેલાથી આવું છે અને હંમેશા આવું ચાલતું રહેશે આને કોઈ બનાવનાર નથી આની ન ઉત્પત્તિ થાય છે ના નાશ થાય છે આનો કોઈ કરતા નથી એ રીતે બધા લોકોના વેદથી ભિન્ન ભિન્ન બધાના મત છે તો આટલાને મહાપ્રભુ મહાપ્રભુજી આ શ્લોકમાં ગણાવ્યા છે એમ એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ તરીકે અને ચ કાળથી મહાપ્રભુજીએ કીધું કે આના સિવાય પણ જેટલા પણ મત તો એ છે કે આ જગત જે છે એ છે અને અક્ષર બ્રહ્મ જગતના રૂપમાં બન્યા છે ને જેવી રીતે માટીમાંથી આપણે ઘડો બનાવી અને ઘડાની અંદર માટી અનુચ્યુત હોય ઘડા નું અસ્તિત્વ માટી વગર શક્ય નથી એવી રીતે બ્રહ્મ જગતના દરેકે દરેક પદાર્થની અંદર સમાયેલા છે બીજા બધા પદાર્થો ભલે વપરાયા હોય પણ બ્રહ્મ જે છે એ મુખ્ય પદાર્થ છે એમના વગર કોઈ પણ પદાર્થનું અસ્તિત્વ શક્ય નથી આખું જગત ભગવાન દ્વારા ઉત્પન્ન કરેલું છે ભગવાન એના કર્તા અને કારણ બંને છે તો એ વાતને મહાપ્રભુ અહીંયા બતાવી છે કે વેદથી ભિન્ન પણ મત છે પોતાના મતનું પ્રવર્તન કરી દે થોડું અનુભવ પણ કામ કરે થોડું આંખે જોયેલું સમજેલું અનુભવેલું કામ કરે શાસ્ત્રનું નોલેજ પણ કામ કરે તો બધું મળી કરીને અને આ જાતના મતલબ તારણ ઉપર લોકો પહોંચી જતા હોય છે જી રાજા આગળથી હા આની અંદર જે જગતનું જે ઉત્પન્ન થયું એના માટે અલગ અલગ વાદીઓના અલગ અલગ મતો બતાવેલા છે એમાં એનો કહેવાનો મતલબ એમ છે કે જગતની ઉત્પત્તિ માટે બધાનો એકમત નથી તો અક્ષર બ્રહ્મ માટે બધાનો એકમત છે એટલે કે અક્ષર બ્રહ્મ પરબ્રહ્મનું રહેવાનું સ્થાન છે જ્ઞાનીઓનું ઉપાસનાનું સ્થાન છે તો એના માટે બધા એકમત છે જો એકમત તો નથી જે તો આપણને આની અંદર વાપરવું છે બતાવ્યું કે જો બધાના મત અલગ અલગ છે કોઈ કહે છે આમ છે કોઈ કહે છે તેમ છે પણ વેદનો મત આ છે એ વાતને વાપરવો બતાડે છે કે ક્લિયરલી વેદનું જે મૂળ તાત્પર્ય છે એ આ છે ને આ જ આપણા માટે પ્રમાણરૂપ છે એક મત કોઈ નથી જે વ્યક્તિ વાંચે એને દરેક જગ્યાએ બધું અલગ અલગ સમજાય પણ મહાપ્રભુએ સરળ પ્રકરણમાં એ વાતની આજ્ઞા કરે છે કે જે વ્યક્તિની બુદ્ધિ સાત્વિક છે એ જ વ્યક્તિ વેદના મૂળ તાત્પર્યને સમજી શકે છે સિવાયના એ વાત આપણે જે રીતે બાલબોધમાં પણ બતાડી કે જે વ્યક્તિ નિરીશ્વર સાંખ્યોને ફોલો કરે એ વ્યક્તિને નરક જ ફળના રૂપમાં મળે અને જે વ્યક્તિ ઘણા બધા ઋષિમુનિઓ અલગ અલગ સાંખ્ય મત બતાડ્યા છે પણ તમે જો ઈશ્વરને માનો છો બ્રહ્મને માનો છો જગતને બ્રહ્મનું ફલ મતલબ કાર્ય માનો છો કે બ્રહ્મને જગતનું કારણ માની રહ્યા છો તમે તો પછી બધાનું ફલ ભગવાનની પ્રાપ્તિ કે વેદમાં બતાડેલા અલગ અલગ જાતના ફલો વિશે તો જે સંખ્યા યુગ પણ બતાવ્યો છે સંખ્યા સંખ્યામાં શું વિશે અલગ છે જે જે સાંખ્યમત અલગ નથી સાંખ્યમત સાંખ્યનો મતલબ છે તત્વની ગણના કરવી હવે કેટલા બધા ઋષિ મુનિઓએ વેદ શાસ્ત્રોમાં પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ તત્વોની ગણના કરેલી છે એ લોકોએ કોઈ કે જે રીતે ભાગવતજીના એકાદશ ની અંદર એ વાતને આવે છે કે કોઈ કે જેવું કર્મ કરો છો એવું તમને ફળ થાય છે કર્મ પોતે ફળને પેદા કરે છે કોઈ વ્યક્તિ મતલબ ઈશ્વરની જરૂર નથી કે તમને ફળ આપે સાચી કટ થઈ ગઈ મારી ખબર નહી હા નથી સંભળાતું હા કટ થઈ ગઈ એ ખબર નહીં ની લાઈન આજે કટક થઈ જાય છે ફરીથી જોડું કે આવશે હમણાં જોડવો જ પડશે નથી આવતો મારે બી એ જ પ્રોબ્લેમ થાય છે લાગી જાય અને ભગવાન ઉપર માયા લાગી જાય ત્યારે ભગવાન માયાના દર્પણમાં પોતાને જગતના રૂપમાં જુએ છે એવું આ લોકોનું મત છે આવી ગયા અન્નાબેન હા હા જી રાજા હમ બનો જ પાર રાજા માયાવાદી લોકો જે માયા છે એને પણ બ્રહ્મ માને છે કે ખાલી જે વેદમાં છે એ પ્રમાણે જ બ્રહ્મ માને છે એટલે માયા એ લોકોને ત્યાં જેવી રીતે ઈશ્વર અનાદિ અનંત છે એવી રીતે એ લોકોને ત્યાં માયા અનંત નથી પણ અનાદિ છે એને કોઈએ પેદા નથી કરી જેવી રીતે આપણે એમ કહીએ છીએ કે માયા ભગવાનની શક્તિ છે એવું શંકરાચાર્યજી માનતા નથી એમને ત્યાં માયા પણ એક અનાદિ તત્વ છે જેમને ઈશ્વર અનાદિ છે જેને કોઈ ઉત્પન્ન નથી કર્યું એવી માયાને પણ કોઈ ઉત્પન્ન નથી કરી એવું એ માને છે અને આ આર્હત આ લોકાયતિક પ્રવૃત્તિ વામ અને શાક આ લોકોના મત કઈ રીતના છે એ લોકોના નિયરલી નાસ્તિક મત છે જેમણે ને તત્વ તરીકે નથી માન્યો એ એ જાતના મત છે બીજા કોઈને કઈ પૂછવું છે આમાં હા જી રાજુભાઈ બોલો ગૌતમ ઋષિ જે સોળ પદાર્થ કહે છે એ કે ક્યાં આવું બતાવે છે ખ્યાલ નથી આવતો એમાં અને કનક ઋષિ જે સાત પદાર્થ બતાવે છે જગત માટે ન્યાય મત તો છે પ્રસિદ્ધ જ છે એ લોકોનો એના મત પ્રમાણે સાત પદાર્થ હોય છે ને એમાંથી આ જગત બને અને ગૌતમ ઋષિ નું પોતાનું શાસ્ત્ર છે સાંખ્ય શાસ્ત્ર અ ગ્રંથ નું નામ પણ છે મારી પાસે આ વર્ષ મને ભૂલવામાં પણ છે સાંખ્યકારિકા સાંખ્યકારિકા છે એ ગૌતમ ઋષિ નો ગ્રંથ છે એમના મતમાં એમણે સોળ સોળ પદાર્થ માન્યા છે અને કનક ઋષિ સાત પદાર્થ જે માને છે હા સાંખ્ય મત ગૌતમ ઋષિ ઋષિનું છે અને કણાદ મુનિનું ન્યાય મત છે હા નહીં દાદા એવું છે ને કે આપણે જેમ અઠ્યાવીસ તત્વોને શાસ્ત્રમાં ભાગવત ગીતાજી ભાગવતજી અઠ્યાવીસ તત્વો કહે છે તેમ એ લોકો એ અઠ્યાવીસ તત્વોને સોળ તત્વ કોઈ કહે છે કોઈ સાત એટલે એક એક એકમાં સમાવેશ કરે છે તત્વોનો એ રીતે છે ને હા એવું છે એટલે જે રીતે ભાગવતજી અંદર એવા છે ને કે એ ભાગવતજીના એકાદશ કંદની અંદર કે કોઈ કોઈ તત્વનો અંતર્ભાવ બીજાની અંદર માની લે ને કોઈ એને સ્વતંત્ર તત્વ તરીકે ગણે તો સંખ્યામાં ફરક આવી જાય એમ બ્રહ્માત્મક એટલે શું બ્રહ્માત્મક એટલે કે બ્રહ્મ ના નામ રૂપ છે આખું જગત એ એમનું કેવું છે मतलब के भगवान पोते आ जगत न रूप में बनया है दरक नाम रूप बधु भगवान रीते अर्थ है ब्रह्मात्मक मतलब के ब्रह्म रूप आप जो तत्व बोलो छो सोल तत्व के सात तत्व ये तत्व क्या कहवा એ તત્વો એ જ છે જે આપણે લોકો માનીએ છીએ જેવી રીતે આપણે કાદ કર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષ પંચમહાભૂત પંચ તન્માત્ર એ રીતે મહાપ્રભુજી જે રીતે અઠ્યાવીસ તત્વોની ગણના કરી છે તો એ લોકો જેવી રીતે આપણે સાત્વિક રાજસ અને તામસ ત્રણ ગુણોને અલગ અલગ માનીએ તો એ લોકો ત્રણ એને એક માની લે પ્રકૃતિની અંદર માની લે કાલને અલગ તે તત્વ તરીકે ન ગણે એ રીતે બધાના મતમાં અલગ અલગ તત્વો છે એમણે એકબીજાની અંદર એનો સમાવેશ કરી લીધો હોય સંખ્યા ઘટી જાય એમ ભલે જી તો બધાનું અહીંયા એવું કહ્યું છે કે સોળસ બે દિવસ ચાલે ઠીક છે હું કાકા સાથે વાત કરીને કહી દઈશ હા પણ રાજા અહીંયા બધા રેગ્યુલર આવે છે બધા તૈયારી કરીને આવે છે હા રાજા હા હા એ તો લાગ્યું મને સારી વાત છે તો મતલબ મોદીજી માટે આપણે દિવસ ખોટે છે આ સબ્જેક્ટ થોડો ફાસ્ટ ચાલે છે એમ એટલે એટલું બધું બે દિવસ ના રાખી દિવસ રાખે તો ચાલે એવું છે એટલે એની અંદર થોડો ટાઈમ વધારે આપી શકાય એમ ના પણ ના પણ આપણા આ નવા લોકો આ લોકોને બધાને હવે બહુ રસ પડી ગયો છે અહીંયા આગળ હા ઠીક છે મને સાથે વાત કરીને એને હા હા રાજા હા ભલે ને હા જી હા રાજા દંડવત પ્રણામ હા દંડવત પ્રણામ રાજા હા